આધારભૂતથી રહેલા છે છઠ્ઠા શ્લોકમાં સમજાવ્યું હવે સાતમો શ્લોક સર્વભૂતાની કોંતેય પ્રકૃતિમ યાંતિ મામિકામ કલ્પક્ષયે પુનઃસ્થાની કલ્પાદૌ વિસૃજામ્યહમ શ્લોકાર હે કોંતેય કલ્પના અંતે સર્વભૂતો મારી પ્રકૃતિમાં લય પામે છે કલ્પના આરંભમાં હું પુનઃ તેઓને સર્જું છું વિવેચન એ પ્રમાણે સંઘર્ષા સંશ્લેષ એટલે કે સંસર્ગ વિના પોતાની યોગ ઐશ્વર્ય શક્તિ અથવા માયાથી એટલે કે સર્વભવન સામર્થ્ય રૂપા માયાથી ભગવાન સર્વભૂતોનો એટલે જળ અને જીવોનો ઉદ્ભવ કરે છે તથા તેઓને ધારણ પણ કરે છે એમ કહ્યું હવે સર્ગ તથા પ્રલય પણ પોતે જ કરે છે એમ કહે છે કલ્પના અંતે અર્થાત બ્રહ્માના સો વર્ષ પૂરા થાય ત્યારે આકાશ વગેરે સર્વભૂતો મારી ક્રિયાશક્તિના અંતરૂપ ત્રિગુણાત્મક પ્રકૃતિ જેને શ્રુતિ તમ કહે છે તેમાં લય પામે છે વળી બીજા કલ્પના આરંભમાં હું મારા અક્ષર સ્વરૂપથી પ્રકૃતિ તથા પુરુષ દ્વારા તેઓને પુનઃ સર્જું છું એટલે બ્રહ્માજીના સો વર્ષ પૂરા થાય ત્યારે એક કલ્પનો અંત થાય છે ત્યારે એ બધું લય થઈ અને જે શ્રુતિ તમ કહે છે તેમાં એ બધું લય પામે છે અને ત્યાર પછી ફરી પ્રભુ અક્ષરથી પ્રકૃતિ અને પુરુષ દ્વારા તેઓનું સર્જન કરે છે એમ અહીંયા સાતમા શ્લોકમાં કહે છે પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ ભૂતગ્રામ ઇમિમ ઇમિમમ કૃષ્ણમ અવશમ પ્રકૃતે શેરવસાત શ્લોકાત પ્રકૃતિને અધીન હોવાથી પરવશ થયેલા સર્વભૂત સમૂહને મારી પ્રકૃતિનું અવલંબન કરી હું પુનઃ પુનઃ સર્જું છું વિવેચન પ્રકૃતિ મારા સદન સ્વરૂપ છે તેથી પોતાના ગુણોથી મોહ ઉત્પન્ન કરતી હોવાથી માયા પણ કહેવાય છે તે આઠ પ્રકારે પરિણામ પામે છે એમ પાછળ કહેલું છે તે પ્રકૃતિનું અવલંબન કરી તેમાં લીન થયેલા આ સર્વભૂત સમૂહને પુરુષરૂપ અક્ષર સ્વરૂપ હું પુનઃ સર્જું છું તેથી આ વિભાગ હું પોતે જ પ્રકૃતિ દ્વારા કરું છું આ વિભાગ કરનાર બીજું કોઈ નથી એમ સૂચવેલું છે એટલે પ્રભુનો જે સદનસ્વરૂપ જે પ્રકૃતિ છે એના સત્વરજતામ ગુણોથી જ એનો ક્ષોભ થવાથી મોહ ઉત્પન્ન થાય છે અને તે માયા પણ કહેવાય છે એમ કરી અને કહી રહ્યા છે કે એ માયા પ્રકૃતિનું અવલંબન કરીને જ એ પુસ્તમોને પ્રભુ પુરુષ રૂપ એટલે કે અક્ષર સ્વરૂપ દ્વારા પુનઃ એનું સર્જન કરે છે એટલે જે કોઈક એવો સાંખ્યનો સિદ્ધાંત છે કે પ્રકૃતિ જ બધું કરે છે એમાં જવાબ એનો આપી રહ્યા હોય રીતે કે પ્રકૃતિ કરે છે ચોક્કસ પણ એમને પાછળ એનું પ્રભુ કરી રહ્યા છે પ્રભુ કહે છે કે મારી પ્રકૃતિનું અવલંબન કરી હું જ તેઓને પુનઃ પુનઃ સર્જન કરું છું એમ આઠમા અધ્યાયમાં કહી રહ્યા છે આઠમા શ્લોકમાં અવલંબન એટલે એનાથી એનું એ રાખીને વચ્ચે પ્રકૃતિનું અવલંબન કરીને એટલે પ્રકૃતિ દ્વારા કરી રહ્યો છું એમ ભગવાન કહી રહ્યા છે પ્રીતિબેન નથી જોયું હેલો હા પ્રીતિબેન હા જીજી દંડવત પ્રણામ જે જે અત્યારે જે નિરૂપણ થયું એમાં ભગવાન એવી આજ્ઞા કરે છે કે હું મારી સર્વભવન રૂપ સામર્થ્ય રૂપ માયા દ્વારા આ સૃષ્ટિનું પુનઃ પુનઃ સર્જન કરું છું અને જ્યારે લય થાય છે ત્યારે હું અક્ષરરૂપ થઈને પ્રકૃતિનો આલંબન કરીને ફરીથી પાછી સૃષ્ટિનું સર્જન કરું છું હવે ગઈકાલના પ્રશ્નની કન્ટિન્યુટીમાં હું આ વાત કરી રહી છું કે જો ભગવાન પોતાની શક્તિ દ્વારા આવી રીતે લીલા સૃષ્ટિનું સર્જન કરતા હોય તો પછી એની અંદર ભગવાન તો પછી એ એ એ એ શક્તિ રૂપ એ શક્તિ જો ભગવાનની જ છે તો પછી ભગવાન એની અંદર લેપ કઈ રીતે ના લેપાય સ્વાભાવિક રીતે જે લેપાઈ જ રહ્યા છે કારણ કે જે સર્વભવન સામર્થ્ય રૂપા શક્તિ કે અક્ષર બ્રહ્મ જે કંઈ પણ છે એ ભગવદ રૂપ જ છે ભગવાનની જ શક્તિ છે એનું ઇન્વોલ્વમેન્ટ ખાલી શક્તિ રૂપે ના હોય ને પોતાનું બી થયું છે એટલે ત્યાં આગળ એ લેપાઈ જ રહ્યા છે તો હવે એને કેવી રીતે સમજવાનું લેપાવાનો મતલબ કારણ કે કોઈ પણ હા જીજી લેપાવું એટલે શું લેપાવું એટલે કે એમને અનુભૂતિ હોવી જે કંઈ પણ થયા છે જળજીવ રૂપે જે કંઈ પણ થયા છે તો એ જે કંઈ પણ જળજીવ રૂપે થયા છે એની અનુભૂતિ એટલે એના સુખ દુઃખ ની અનુભૂતિ એમને નથી થતી એ અર્થ જે જે આપે કાલે કહ્યો કે અવિદ્યા જે કાર્ય કરી રહી છે એ એની અનુભૂતિ ભગવાનને નથી થતી જે કાર્ય કરે છે એની અનુભૂતિ નથી થતી એવું મતલબ નથી ભગવાન બધું જાણે છે અંતર્યામી રૂપથી ભગવાન બધું જોવે છે અને એ રીતે સર્વજ્ઞતા ભગવાનની છે એટલે જ્ઞાનના અર્થમાં તો અનુભૂતિ છે જ અનુભૂતિ જો હોય તો પછી ના લેપાવું એ કેવી રીતે બની શકે એ તો કહ્યું છું જ્ઞાનના રૂપમાં છે પણ હું દુઃખી છું હું સુખી છું હું પાપી છું હું પુણ્યાત્મા છું હું સ્ત્રી છું હું પુરુષ છું આ જાતની જે દેહાધ્યાસ વગેરે છે તે ત્યાં નથી બરાબર મારા શ્લોક મૈત્રી મેં કહ્યું છે હું નહીં કરી શકું હું તો ખાલી સાંભળીને જ પૂછું છું અને જે જે એક બીજો પ્રશ્ન એ હતો કે ભગવાન પોતાની શક્તિ દ્વારા આ સૃષ્ટિ નું સર્જન કરે છે તો હવે જે કંઈ પણ સર્જન થઈ રહ્યું છે ભગવાનની શક્તિથી થઈ રહ્યું છે સર્વભવન સામર્થ્ય રૂપા કે જે કંઈ પણ બહુભવન સંકલ્પ સર્વભવન સામર્થ્ય અક્ષર બ્રહ્મ પ્રકૃતિ પુરુષ જે કંઈ પણ સર્જન થઈ રહ્યું છે જો એ પોતાની શક્તિથી થઈ રહ્યું છે તો તો એ ભગવાન કેવી રીતે થયા આપણે એમ કહીએ છીએ કે બધું જ ભગવદ રૂપ છે બધું જ બ્રહ્માત્મક છે પણ ડાયરેક્ટલી તો ભગવાન નથી થયા વચ્ચે શક્તિ તો આવી છે ને જે જે એટલે તો પછી આપણે કેવી રીતે તો એ કેવી રીતે એવું કહી શકાય કે બધું જ ભગવાન થયા છે એમ પોતાની શક્તિનો ઉપયોગ કરીને એમને આ બધું કર્યું છે તો એટલે એટલે આપણે એમ કે એ એ પણ સોનું છે ને આ પણ સોનું છે એ એ મને નહીં સમજાતું કારણ કે વચ્ચે ભલે ભલે પણ શક્તિ પણ શક્તિનું ઇન્વોલ્વમેન્ટ તો છે જ ને શક્તિ શું છે ભલે એ ભગવાનની જ શક્તિ છે જે જે હું એવું નથી કહેતી શક્તિ જે કંઈ પણ છે એ ભગવાનની જ શક્તિ છે પણ એકદમ ડાયરેક્ટલી તો ઇન્વોલ્વમેન્ટ નથી જ ભગવાનનું આપણે હું એમ કહું હું અત્યારે આ મોબાઈલમાંથી બોલી રહી છું તો તો આ જે મોબાઈલ છે એ ભગવદ રૂપ છે એવું નહીં પણ ભગવાનની કોઈ શક્તિ દ્વારા પ્રગટ થયેલું કોઈ જળ રૂપ છે પણ શક્તિ તો વચ્ચે આવી જ ને જે જે શક્તિ ભગવાન જ બન્યા છે ભગવદ રૂપ જ શક્તિ છે એટલે એટલે જે હું એમ કહેવા માંગુ છું કે પહેલા ડાયરેક્ટ નથી જ ને આ એમ એટલે એમને એ શક્તિને પ્રગટ કરી અને એ શક્તિ દ્વારા પછી કોઈ એટલે કઈક તો થયું ને આટલું તો ફેરફાર થયો ને જે એટલે હા તો સાક્ષાત જે એવું નથી હોતું પરંપરા છે એની અંદર આવું હોય છે એટલે આ પરંપરા સૃષ્ટિ કહેવાય છે તો કેવા પ્રકારનું હોય છે તો હમણાં જ આપણે જોઈ ગયા ને સાક્ષાત પ્રકરણનું એ સત્રમાં એ જ તો વિષય ચાલ્યો હતો આખો અંતમાં એવમ કદાચિત પુરુષ કદાચિત પુનરન્યથા કદાચિત સર્વમાત્મૈવ ભવતી જનાર્દન ત્યાં આપણે એ જ વાત તો જોઈએ હતું હા એટલે આ સૃષ્ટિના ઘણા બધા પ્રકારોમાંનો એક પ્રકાર છે હા દીદી સમજાયું હલો કાકા એટલે આમાં જે પૂછ્યું ને એમાં આપણે જો જગતને બ્રહ્મનું અવિકૃત પરિણામ કહી રહ્યા છીએ તો પછી આ કેવી રીતે થાય એટલે જેવી રીતે ફોર એક્ઝામ્પલ એમ સમજો કે જળ કે ચેતન જેટલા પણ અંશો છે એ ભગવાનના સદંશ કે ચેદંશમાંથી પ્રકટ થયા કે અંતર્યામી આનંદ અંશમાંથી પ્રકટ થયા તો ભલે ને ભગવાને પોતાના સર્વભવન સામર્થ્ય રૂપા માયાથી એ પ્રકટ કરાવ્યા હોય પણ જે પણ અંશ છે એમાં સદંશ હોય કે ચિદંશ હોય એ તો બ્રહ્મનું જ થયું ને ને જે સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે એ પણ ભગવાન પોતે બન્યા છે તો પછી એમાં ફરક ક્યાં આવી જાય અવિકૃત પરિણામ જયારે કહેતા હોઈએ એ સાક્ષાત સૃષ્ટિની વાત અલગ છે કે નિત્યજીરા સૃષ્ટિ આ આનંદાત્મિકા સૃષ્ટિ છે પણ જે આ સૃષ્ટિ પ્રકટ થઈ એમાં પણ સદંશ કે ચિદંશ એનું જે પણ ઇન્વોલ્વમેન્ટ છે દરેક જીવ બન્યો તો સત કે ચિત્તમાંથી જ છે તો એ તો ભગવાનના જ ગુણધર્મો છે ને તો એમાં ભગવાનથી અલગ થવા વાળી વાત ક્યાં આવી અલગ થવાની વાત કેવલ એટલામાં આવે છે કે એ તિરોહિતાનંદ છે ગુપ્તાનંદ છે અને પ્રકટાનંદ છે એ અર્થમાં અને જે સાક્ષાત સૃષ્ટિ છે એમાં બધું પ્રકટાનંદ છે હા એ બરોબર છે પણ પ્રીતિબેને જે કીધું ને કે ભગવાન શક્તિ પોતાની શક્તિથી આ બધું પ્રકટ કરે છે તો સર્વભવન સામર્થ્ય રૂપા શક્તિથી ભલે કરતા હોય પણ સચ્ચિદાનંદ માંથી જ જો પ્રાકટ્ય છે તો સદંશ અને ચિદંશ ના રૂપમાં ભગવાનનું જ ઇન્વોલ્વમેન્ટ છે ને એમાં કોઈ બીજા અન્ય પદાર્થનું તો ત્યાં અસ્તિત્વ છે જ નહીં તો ભગવાન પોતે એ બધા રૂપોને ધારણ કર્યું એવું જ કહેવાય ને માત્ર શક્તિથી કરતાની જેમ પ્રકટ કરાવ્યું એવું તો ના કહી શકાય ને એને એટલે એને આપણે એમ એટલા માટે સાવધાનીપૂર્વક પરંપરા સૃષ્ટિ અને સાક્ષાત સૃષ્ટિ એવી રીતે આપણે એને સમજીએ છીએ તો પરબ્રહ્મથી અક્ષર અક્ષરથી પ્રકૃતિ પ્રકૃતિથી મહત પછી અહંકાર તન્માત્રા ઇન્દ્રિયો મહાભૂત આ જે ક્રમ છે એ જે ક્રમિકતા છે એ પરંપરા સૃષ્ટિમાં હોય છે સાક્ષાત સૃષ્ટિમાં આ જાતની ક્રમિકતા નથી જે કંઈ પણ અંતિમ સ્તરનું જે કાર્ય આપણને અત્યારે પરંપરા સૃષ્ટિમાં દેખાય છે મહાભૂત પર્યંતનું તે પણ સાક્ષાત જ બને છે એમાં બચેલા તોફાન છે એ બધા એમાં નથી આગળના ચાર શ્લોક પ્રીતિબરના છે ત્યાં વિદ્યાપીઠ થી કરો છો કોઈ આસીનમ અસક્તમ તેષુ કર્મસુ હે ધનંજય તે કર્મોમાં આસક્તિ રહિત ઉદાસીન પેઠે રહેલા મને કર્મ વંદન કરતા નથી વિવેચન હું ભૂતોને સર્જું છું અને પ્રાણીઓને સુખ દુઃખ વિગેરે હોય છે તેથી કોઈને સુખ અને કોઈને દુઃખ હોવાથી પક્ષપાત અથવા વૈષમ્ય અને નિર્દયતા અથવા નૈર્ગ્રીન્ય દોષ મને લાગે એવી શંકા કરવી નહીં કારણ કે મને આ કર્મમાં આસક્તિ નથી આ સર્જન કર્મમાં સર્જન કર્મ મારો અસાધારણ મહિમા દર્શાવે છે પરંતુ મારી કર્મમાં આસક્તિ નહીં હોવાથી તે મને બંધન કરતું નથી જીવોના પોતાના પ્રાકૃત કર્મોથી તેઓ દેવ મનુષ્ય વગેરે થાય છે અને આ પ્રાકૃત કર્મો પ્રતિ પણ હું ઉદાસીન છું તેથી મને કર્મ બંધન કરતા નથી તેથી મને કોઈ દોષ નથી એટલે પ્રભુ એ બધું સર્જન કરે છે તો પણ કારણ કે આત્મસૃષ્ટિ છે આપણે સહસ્ત્રાત પ્રકરણમાં જોઈ ગયા કે આત્મસૃષ્ટિ હોવાથી ભગવાનને પક્ષપાત અથવા વૈષમ્ય કે નિર્દયતાનો દોષ પ્રભુને લાગતો નથી તે કર્મમાં જે કર્મમાં આસક્તિ નથી પ્રભુ પોતે કહી રહ્યા છે કે મને કર્મમાં આસક્તિ નથી એટલે આ જે ચાલી રહ્યું છે કર્મ જે છે એનો અસાધારણ મહિમા તો કર્મ પ્રમાણે ભગવાને નક્કી કર્યું છે કે કર્મ પ્રમાણે બધું થયા કરે છે પ્રભુને એ કર્મ બંધન નથી કરતું એટલે કોઈ પણ કર્મ હોય એટલે કર્મથી પ્રભુ બંધાતા નથી પ્રભુ જ્યારે એનામાં સ્વતંત્ર હોવાથી જેને જે ફલ આપવું એ પ્રભુ સ્વતંત્ર રીતે આપી પણ શકે છે એટલે પ્રભુમાં આ રીતે દોષ નથી વૈષમ્યની નિર્દયતા આત્મસૃષ્ટિ હોવાથી એનો દોષ નથી લાગતો અને કર્મને કર્મ એ પ્રભુનો મહિમા છે એમ એટલા માટે કહ્યું કે પ્રભુ કર્મથી પણ ઉપર છે તો મારી કર્મમાં આસક્તિ નહીં હોવાથી તે મને બંધન કરતું નથી જીવોના જે કર્મો છે એ એનાથી એ દેવ મનુષ્ય વગેરે થાય છે કારણ કે એક વ્યવસ્થાની રીતે કર્મની વ્યવસ્થાથી ગોઠવી છે એ પ્રમાણે થાય છે આ પ્રાકૃત કર્મ પ્રત્યે પણ હું ઉદાસીન છું તેથી મને કર્મ બંધન કરતા નથી તેથી મને દોષ નથી એમ પ્રભુ અહીંયા નવમા કહી રહ્યા છે અહીંયા ચક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુ નામેન કૌંતેય જગત વિપરિવર્તતે મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ જડ ચેતન જગત સર્જે છે હે કોન્તે આ હેતુથી જગતનું પરિવર્તન થાય છે વિવેચન કેવલ પ્રકૃતિ કાંઈ કાર્ય કરી શકતી નથી કારણ કે તે અચેતન છે તેથી પુરુષ રૂપ હું અધ્યક્ષ અથવા અધિષ્ઠાતા થાવ ત્યારે તે ચેતન અને જળરૂપ જગત સર્જે છે તેમાં પણ ચેતન જીવોનો પોતાના પૂર્વના કર્મને અનુરૂપ જન્મ આપે છે અને તેને અનુકૂળ પદાર્થો સાથે જ તેઓનો સંબંધ થાય છે આવી રીતે આ કારણથી એટલે હું અધ્યક્ષ થવાથી પ્રકૃતિથી વારંવાર જગતનું પરિવર્તન થયા કરે છે એટલે કેવલ આ પ્રકૃતિ જળ હોવાથી પ્રકૃતિ એકલી હોય તો એ કાર્ય નથી કરી શકતી આપણે ભાગવતજીમાં જોયું હતું કે અંડ છે અને એમાં પુરુષનો પ્રવેશ થાય છે ત્યારે જ એના ચેતનતા આવે છે એ અહીંયા પુરુષરૂપ હું અધ્યક્ષ અથવા અધિષ્ઠાતા જો પુરુષ થાય છે ત્યારે જ જગતનું સર્જન થાય છે તેમાં પણ ચેતન જીવોનો પોતાના પૂર્વના કર્મને અનુરૂપ જન્મ આપે છે એટલે કર્મ પ્રમાણે જે પ્રભુએ વ્યવસ્થા ગોઠવી છે તે પ્રમાણે એનું જન્મ મરણ થયા કરે છે અને તેને અનુકૂળ પદાર્થો સાથે જ તેઓનો સંબંધ થાય છે તે મને બહુ ના સમજાયું અનુકૂળ પદાર્થો સાથે આવી રીતે આ કારણથી એટલે હું અધ્યક્ષ થવાથી પ્રકૃતિથી વારંવાર જગતનું પરિવર્તન એટલે પ્રભુ જ એને કરાપ પણ પુરુષ દ્વારા કરાવે છે પ્રકૃતિ જળ છે પુરુષ થાય છે પુરુષ એમાં પ્રવેશ કરે છે ત્યારે જ આ જગતનું સર્જન અને પરિવર્તન પણ થાય છે અનુકૂળ પદાર્થ સાથે તેઓનો સંબંધ કોઈ હોય તો બતાવો આ પ્રશ્ન જેમને સમજમાં આવતો હોય તો કરો પ્રયાસ એનો જ જે પાર્થ હેલો હેલો હેલો હા સંભળાય છે બોલ પાર્થ હા હા જી તો આમાં જે અનુકૂળ પદાર્થો છે એટલે મને એવું લાગે છે કે આપણા જે સત્વ રજ અને તમ જે ત્રણ ગુણો જે છે તો એના પૂર્વના જે કર્મ હોય એ પ્રમાણે એનામાં જે ગુણ વધારે વ્યાપી હોય તો એ પ્રમાણે એવા જે ગુણોવાળા જે પદાર્થો હોય તો એની સાથે તેનો સંબંધ થાય હા એવું મને લાગે છે બરોબર એટલે કર્મના અનુરૂપ જે છે તે તેના અનુરૂપ અનુગુણનો મતલબ એના અનુરૂપ એટલે કર્મને અનુરૂપ જે છે એની સાથેનો સંબંધ પણ લોકમાં એ રીતે થાય છે અવજાનંતી મામ મૂડા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ મોગાશા મોગ કર્માણો મોગ ક્યાના વિચેતસ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિની સ્થિતા વ્યર્થ આશાવાળા વ્યર્થ કામવાળા વ્યર્થ જ્ઞાનવાળા રાક્ષસી તથા આસુરી મોહિની પ્રકૃતિને પ્રાપ્ત થયેલા ભ્રાંત મનવાળા મૂઢો મારો પરભાવ નહીં જાણવાથી માનુષ શરીર ધારણ કરેલાની મારી ભૂતોના મહેશ્વરની અવજ્ઞા કરે છે એટલે અહીંયા આ બધા એ જ બતાવે કે જે આસુરી જીવો છે એ એવા એવી પ્રકૃતિને પ્રાપ્ત થાય છે ભ્રાંત મનવાળા છે મૂઢ છે એટલે પ્રભુનો જે પરમ ભાવ જે પ્રભુ પર છે પરબ્રહ્મ છે એ નથી જાણતા એટલે એ પ્રભુ જે માનુષ શરીર ધારણ કરીને જે જે આવે છે જાણવાથી માનુષ શરીર ધારણ કરેલાની મારી એટલે પોતે મનુષ્યનું સ્વરૂપ ધારણ કરીને જ્યારે આવે છે ત્યારે પણ એમની અવજ્ઞા જેમ કે શિશુપાલ વગેરે કરી એવી રીતે એમની અવજ્ઞા કરે છે વિવેચન ભગવાનનો આવો અલૌકિક અચિંત્ય મહિમા હોવા છતાં કેટલાક લોકો ભગવાનની અવજ્ઞા કેમ કરે છે એ શંકાનું સમાધાન કહે છે કે સર્વ પ્રાણી માત્રના નિયંતા સર્વજ્ઞ સત્ય સંકલ્પ અચિંત્ય મહિમાવાળા સર્વ જગતનું એક જ કારણ એવા મેં ભગવાને પરમ કૃપાથી સર્વ લોકો મારો આશ્રય કરી શકે તે માટે મારું શરીર ધારણ કરેલું હોવાથી મને મૂઢ લોકો સાધારણ મનુષ્ય જેવો માને છે અને મારું આનંદ માત્ર અચિંત્ય મહિમાવાળું સ્વરૂપ જાણતા નહીં હોવાથી મારી અવજ્ઞા કરે છે કારણ કે તેઓ વ્યર્થ આશાવાળા છે પરમાત્મા ભગવાન વિના માત્ર કર્મ જ ફલ આપશે એવી તેઓને વ્યર્થ આશા હોય છે એટલે કે પરમાત્મા ભગવાનને એમ નથી માનતા માનુષ સંતાનું ધારણ કરીને જ્યારે પ્રભુ પધારે છે ત્યારે એમનું સ્વરૂપ નહીં જાણતા હોવાથી જ એમની અવજ્ઞા કરે છે અને કર્મને મહાન માને છે ભગવાન કરતા પણ એટલે એ એવું સમજે છે કે કર્મ જ અમને ફળ આપશે એટલે વ્યર્થ આશાવાળા એમને કહે છે તેઓ વ્યર્થ કર્મવાળા છે તેઓનું જ્ઞાન પણ વ્યર્થ છે એટલે પ્રભુ સિવાયનું જ્ઞાન જે કંઈ છે એ બધું વ્યર્થ છે એટલે એમનું કર્મ પણ વ્યર્થ છે અને એમનું જ્ઞાન પણ વ્યર્થ છે તેઓનું જ્ઞાન આસુર હોવાથી વ્યર્થ છે તેથી જ તેઓનું ચિત્ત પણ વિક્ષિપ્ત હોય છે તેનું કારણ એ છે કે તેઓ રાક્ષસી તથા આસુરી મોહિની પ્રકૃતિને પ્રાપ્ત થયેલા છે રાક્ષસી પ્રકૃતિ માત્ર પોતાના દેહનું જ પોષણ કરવામાં તેઓને તત્પર રાખે છે એટલે એમની પ્રકૃતિ જ એવી છે કે એ દેહનું પોષણ જ કરે છે એમનું જ્ઞાન કે એમનું એ કોઈ પણ પ્રકારનું એમને એવું જ્ઞાન નથી કે આ ભગવાન છે ને આપણે એમનું એમનો ઉચિત સત્કાર આદર કરવો જોઈએ એટલે એમને અવજ્ઞા કરે છે પ્રભુને આસુરી પ્રકૃતિ તેઓને અન્ય પ્રાણીઓનો ઉપદ્રવ કરવા પ્રેરે છે મોહીની પ્રકૃતિથી તેઓને મોહ થવાથી મારું સ્મરણ થઈ શકતું નથી તેથી જ માનુસ એ ધારણ કરેલા મને સાધારણ મનુષ્ય જાણે તેઓ મારી અવજ્ઞા કરે છે એટલે આસુરી જે છે એના કેટલા બધા લક્ષણો અહીંયા બત્રીસ લક્ષણો બતાવ્યા છે સોળમા અધ્યાયમાં તેમાં આપણે એકવાર કહ્યું હતું કે આસુરીનું મુખ્ય લક્ષણ તો પ્રભુથી બહિર્મુખતા છે તે એ પ્રભુતિ બહિર્મુખ થાય છે અને સાધારણ મનુષ્ય જ પ્રભુને જાણી અને તેમની અવજ્ઞા કરે છે એમ અગિયાર બાર ના થઈ રહ્યા છે

ભૂતાદિન અવ્ય અવ્યય પરંતુ હે પાર્થ દૈવી પ્રકૃતિનો આશ્રય કરેલા મહાત્માઓ મને ભૂતોના આદિ અને અવ્યય જાણી અનન્ય મનથી ભજે છે વિવેચન તેથી ઉલટું એટલે મહાત મહાત્માઓ મારું અનન્ય મનથી ભજન કરે કરે છે તેઓ આ દૈવી પ્રકૃતિ એટલે દૈવી સ્વભાવરૂપ પ્રકૃતિનો આશ્રય કરી રહેલા છે તેથી અનેક જન્મ જન્માંતરમાં કરેલા પુણ્ય કર્મના સંચયથી પાપ રહિત થઈ અંતિમ જન્મમાં આવેલા હોવાથી તેઓએ અહીં મહાત્મા કરે મહાત્મા કહેલા છે તેઓ મારું ભજન અનન્ય મનથી કરે છે તેથી ઉલટું જે આસુરી આગળ બતાવ્યો હવે કે છે કે જે દૈવી પ્રકૃતિમાં જે જન્મ્ય જન્મ થયા છે તેઓ મારું ભગવાનનો અનન્ય ભાવથી તેમનું ભજન કરે છે એટલે તે દૈવી સ્વભાવ ની પ્રકૃતિનો આશ્રય કરી રહેલા છે અને એ મહત્વ કેમ કહે કે તેમના જન્મ જન્માંતરમાં જે પુણ્ય કર્મના સંચયથી તે પાપરહિત થઈ ગયા છે અને તેમનો અંતિમ જન્મ છે તેથી તેમને મહાત્મા કહેલા છે અને તેઓ તેઓ ભગવાનનું ભજન અનન્ય મનથી કરે છે પરંતુ કદાપી મારી અવજ્ઞા કરતા નથી તે આગળ જે અવજ્ઞા કરે છે મૂળ લોકો પણ આ આ જે દૈવી પ્રકૃતિમાં જન્મ થયા છે એ લોકો એમની અવજ્ઞા ભગવાનની અવજ્ઞા કરતા નથી તેઓ મને સર્વભૂતોનો આદિ એટલે સર્વનું કારણ જાણી તથા અવ્યય એટલે અવિકૃત અર્થાત વિકાર રહિત માત્ર આનંદના જ કર પાદ મુખ ઉદર વગેરે વાળો જાણી ભગવાન માર્ગીય આચાર્યના ઉપદેશ અનુસાર મર પુરુષોત્તમનું જ ભજન કરે છે આ મહાત્માઓ છે તે એ જાણે છે કે સર્વભૂતોમાં પ્રભુ આદિ અને અંત બધું પ્રભુ જ છે અને તે પોતે વિકાર રહિત છે અને માત્ર આનંદ એમના પર પાદ મુખ ઉદર બધા આનંદ માત્ર જ છે અને તે ભગવત માર્ગે જે આચાર્યના ઉપદેશ છે તેમના અનુસાર જ તે ભગવાનનું ભજન કરે છે પરંતુ અક્ષર આદિ અન્ય કોઈ સ્થળે મન રાખતા નથી આ તેરમા અને ચૌદમા શ્લોકનું અનુસંધાન બ્રહ્મસૂત્ર બ્રહ્મસૂત્રમાં ત્રણ હજાર તેત્રીસ ઉપર અનુભષ્યમાં કરેલું છે સતતમ કીર્તિયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતા નમત્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે નિરંતર મારું કીર્તન કરતા તથા યત્ન કરતા અને મને નમન કરતા દ્રઢ વ્રતવાળા નિત્યયુક્ત થઈ ભક્તિથી મને સેવે છે ગયા શ્લોકમાં કહેલા મહાત્મા બે પ્રકારના જે આગળ કીધું કે જે છેલ્લા જન્મવાળા છે એ મહાત્માઓ છે તેમના બે પ્રકાર છે એક તો ભક્તો અને બીજા જ્ઞાનીઓ એટલે તેમાં હવે જે આ પ્રથમ ભક્ત છે એના વિશે આ શ્લોકમાં કહેવામાં આવે છે તેમાં પ્રથમ આ શ્લોકમાં ભક્તોના ભજનનો પ્રકાર કહે છે ભક્ત મહાત્માઓ નિરંતર મારું કીર્તન કર્યા કરે છે અર્થાત શ્રીમદ ભગવતમાં કહેલા પ્રકાર મારા ગુણોનું ગાન કર્યા કરે છે અને સર્વત્ર મારો ઉત્કર્ષ ગાય છે વળી તેઓ મારું કીર્તન કરવા યત્ન કર્યા કરે છે અથવા ઇન્દ્રિયોના નિગ્રહ કરવા યત્ન કર્યા કરે છે આ મહાત્માઓ કેવા છે તો કે તે શ્રીમદ ભગવતમાં જે ગુણ કીધા છે પ્રભુની જે લીલાઓ થઈ પ્રભુએ કરી છે એના ગુનો કરે છે અને કોઈ પણ જગ્યાએ તેઓ બધે એમનો પ્રભુનો ઉત્કર્ષ વર્ણવે છે અને એના સતત પોતે કીર્તન કરવામાં પ્રયત્ન કરી રહ્યા છે અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે વળી મોહક શાસ્ત્રોથી પણ પરિભવ ન થાય તેવું દ્રઢ તેઓનો આ લોક તથા પરલોક સર્વ મને સમર્પણ કરવાનું જ વ્રત છે એટલે આ લોક તથા પરલોક વગેરે કોઈ દરકાર નહીં કરતા માત્ર મારામાં ચિત્ત રાખવાનો તેઓ દ્રઢ નિશ્ચય હોય છે એટલે તેઓ મોહક શાસ્ત્રોથી પણ ભ્રમિત થતા નથી અને તે આ લોક અને પરલોક વગેરે વગેરેની બી દરકાર રાખતા નથી ખાલી પ્રભુને જ બધું સત સમર્પણ કરે છે અને એમનામાં જ ચિત્ત રાખવા માટે તે દ્રઢ નિશ્ચય કરે છે પોતાનું દૈન્ય પ્રગટ થાય તેવી રીતે તેઓ મને નમન કરે છે અને તથા નિત્યયુક્ત એટલે માત્ર મારામાં ચિત્ત રાખવામાં તેઓ સદા સાવધાન રહે છે વળી તેઓ ભક્તિ અથવા સ્નેહથી જ મારી સેવા કરે છે પરંતુ વિધિ તેવી હોવાથી સેવા કરવી જોઈએ એમ માનીને સેવા કરતા નથી તેઓ ખાલી ભક્તિ એટલે તેઓ કેવલ ભક્તિથી એટલે કે સ્નેહથી તત્સુખની જ ભાવના પ્રભુમાં રાખે છે કે આ વિધિ વિધિ પ્રમાણે તેઓ સેવા સેવા કરવી જોઈએ એવું નથી કરતા પણ પ્રભુનું આમાં સુખ રહેલું છે કે નથી એમ માનીને સેવા કરે છે કોઈને કઈ છે જિજ્ઞાસા જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજંતો મામ ઉપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતોમુખમ અને બીજાઓ વળી એટલે જે બીજા પહેલા ભક્તો કીધા અને બીજા હવે જ્ઞાની ભક્ત કહે છે કે એને બીજા વળી જ્ઞાન યજ્ઞ થી યજન કરતા એકપણાથી પૃથકપણાથી અથવા બહુ પ્રકારથી વિશ્વ થઈ રહેલાની મારી ઉપાસના કરે છે હવે ભક્તોના ભજન ભક્તોનો ભજનનો પ્રકાર આગળ કયો હવે જ્ઞાનીઓનો પ્રકાર કહે છે જ્ઞાન યજ્ઞનો પાછળના અધ્યયનમાં ચાર ચોવીસમાં નિરૂપણ કરેલું છે એટલે એમ કે સત્ય સાધન બધું ભગવાન પોતે જ છે ભોગતા ભોગ્ય બધું પોતે જ છે કાર્યકારણ પોતે છે તેવા જ્ઞાન યજ્ઞથી જ્ઞાનીઓ મારી અક્ષર સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ જુદા જુદા પ્રકારની મારી ઉપાસના કરે છે કેટલાક એકપણાથી એટલે કે અભેદભાવથી અથવા તે હું છું એટલે જે જેમાં હું હું અહમ બ્રહ્મા બ્રહ્માસ્મી એમ થશે તે હું છું એટલે પ્રભુ એટલે બ્રહ્મ અને જીવ એટલે બધા હું જ છું એમ તે બ્રહ્મ હું જ છું એવું એ ભગવાન જે અહીંયા નિરૂપણ કરી રહ્યા છે ને તે એક રૂપથી છો એનો આશા પૂછી થઈ રહ્યા છે તે હું છું એમ અભેદપણાથી ઉપાસના કરે છે બીજાઓ પૃથકપણાથી એટલે કે ભેદ ભેદની ભાવનાથી અર્થાત હું પ્રભુ નો દાસ છું એટલે આ જ્ઞાનીઓ અલગ અલગ તરીકે એમની પ્રભુની ઉપાસના કરે છે કોઈક અક્ષરભ્રમથી કરે છે તો કોઈક જુદા જુદા પ્રકારથી કરે છે કોઈ એકપણાથી એટલે કે હું છું કોઈ અલગથી કે કે હું પ્રભુનો દાસ એવી રીતે આવા ભાવથી ઉપાસના કરે છે હું વિશ્વ રૂપે રહેલો છું તેથી બીજાઓ બહુ ભિન્ન ભિન્ન પ્રકારથી એટલે કે શિવ શક્તિ ગણેશ સૂર્ય વગેરે ભિન્ન ભિન્ન રૂપથી ઉપાસના કરે છે વળી જીજામાં વિશ્વ રૂપે હું વિશ્વ રૂપે રહેલો છું એટલે બધું હું બનેલું એમ સર્વજ્ઞ સર્વરૂપ એટલે હું સર્વરૂપે છું તેથી બીજા બહુ ભિન્ન પ્રકારથી એટલે એમની વિભૂતિ સ્વરૂપે કે શિવ શક્તિ ગણેશ સૂર્ય વગેરે ભિન્ન ભિન્ન રૂપની ઉપાસના કરે છે અથવા ઘટ પટ વગેરે ભિન્ન ભિન્ન આકારોથી જગત થઈ રહેલા હોવા છતાં અવિકૃત એટલે કે વિકાર રહિત મારી વિશ્વ તરીકે રહેવાની એટલે જેમ જેમના પાણી અને પાદના અંત સર્વત્ર છે જેમની અક્ષી તીર મુખ સર્વત્ર છે તેવાની મારી ઉપાસના કરે છે એટલે નિરાકર અક્ષરરૂપની ઉપાસના કરે તો જ્ઞાનીઓ અલગ અલગ અહીંયા આપ્યું ને આગળ જ્ઞાનીઓ અલગ અલગ રીતે ઉપાસનાઓ કરે છે આમાં મૂળ શ્લોક ઉપર ધ્યાન આપો જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે અને બીજાઓ ચાપી અન્ય જ્ઞાન યજ્ઞેન મામ યજંતા જ્ઞાન યોગીથી મારું યોજન કરે છે એવા કોણ ભગવાન પ્રકારો છે એમ જણાવે છે જ્ઞાન માર્ગી છે એનું મૂળ તો ભગવાનનું જે ધ્યેય રૂપ છે કે વ્યાપક રૂપ અક્ષર છે એ મુખ્ય લક્ષ્ય એમનું એ છે એમાં લીન થવું પણ એમની જે ઉપાસનાની પદ્ધતિ છે એનો આરંભ નિરાકારની ઉપાસનાથી નથી થતો સાકારની ઉપાસનાથી થાય છે એટલે કહેવાનો મતલબ એ છે કે સર્વ કંઈ એ તત્વ છે એ વાતને સમજવા માટે એક એકને ઉપાસ્ય તરીકે પકડે છે એની અંદર એ સર્વાકારતાને લોકો જુએ છે તો ભગવાનની જેટલી પણ વિભૂતિઓ છે કે દેવરૂપો છે એમની પણ ઉપાસના ધ્યાન માર્ગની અંદર કહેવામાં આવી છે પણ એ ઉપાસના કઈ રીતે કે માની લો કે શિવને ની આરાધના કરી શિવ ભગવત રૂપ છે બ્રહ્મ છે એટલે શિવની ઉપાસના કરી પછી શક્તિની ઉપાસના કરો શક્તિ પણ ભગવદ રૂપા છે તે રીતે એવી રીતે વિષ્ણુની ઉપાસના કરે એ પણ ભગવદરૂપ છે તે રીતે પ્રત્યેકને અથવા તો જે પણ વિભૂતિ કે દેવરૂપ છે એને લઈને એની ભગવદરૂપતા એની અંદર એવી ચિત્તવૃત્તિ ત્યાં સ્થાપિત થાય અને રૂપતા સમજાતી જાય પછી જે જે વિષયની અંદર ન સમજાતી હોય એની એ રીતે ઉપાસના કરીને એને સાધના કરવાની આમાં પણ એ જ ઉપસ્થિત વિષય સચ્ચિદાનંદ તા એમ બે રીતે સમજાવવામાં આવે છે કે આ સર્વ બ્રહ્મ છે આજે સૃષ્ટિ છે એમાં સર્વ આપણને પહેલે પ્રતીત થાય છે એના પછી એની બ્રહ્મતા બોધ થાય છે એટલે નામરૂપ ઉપર વધારે આપણી દ્રષ્ટિ જતી હોય અને તત્વ ઉપર ન જતી હોય તો એને પહેલે નામરૂપો નો પરિચય કરાવીને પછી એમ કહેવામાં આવે કે આ જેટલા પણ નામરૂપ છે જોયા જાણ્યા એ બધું તત્વતા બ્રહ્મ છે બીજું બ્રહ્મ પહેલા સમજાતો હોય અને નામરૂપની વિવિધતા ન સમજાતી હોય તો એને એવી રીતે સમજાવવામાં આવે બ્રહ્મ આ સર્વ કંઈ થયું છે એમાં પહેલા બ્રહ્મ ઉપર દ્રષ્ટિ છે તે પછી સર્વ નામ હોય છે સર્વની બ્રહ્મરૂપતા આ એક પદ્ધતિ છે અને એક બ્રહ્મની સર્વરૂપતા આ બીજી પદ્ધતિ એ એક દ્રષ્ટિ પૃથક એ બીજી દ્રષ્ટિ તો હવે એ તો એને નિર્ણય કરવાનો રહેશે કે જ્ઞાન સાધના કરવા માટે જે વ્યક્તિ પ્રવૃત્ત થયો છે તેની કેવી અવસ્થા છે તેના અનુસાર ગુરુ એને એ ઉપાસના કરવાનો કહે છે જે ઉપનિષદમાં એ સંવાદ આવે છે કે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરીને આવ્યો ત્યારે એના પિતાએ પૂછ્યું કે શું તું એવું જાણીને આવ્યો કે જેને એકને જાણવાથી બધું જાણી લેવાય એને કહ્યું ના બાકી બધું હું સમજો પણ આ વાત તો હું ન સમજ્યું પછી એમને એ રીતે દીધા આમાં જે શિવ શક્તિ ગણેશ એ લોકોની જે ઉપાસના કરે તો એ ભક્ત જ થયા તો પછી એમાં જ્ઞાનરૂપ અને જે સાદા ભક્તો જે પહેલા કીધા એ બે બેમાં ડિફરન્સ કઈ રીતે સમજવાનો આમાં હા એટલે અહીં જે શિવ શક્તિ ગણેશ સૂર્ય એ લોકોના જે અન્ન ભિન્ન ભિન્ન રૂપથી જે ઉપાસના કરી તો એ પણ એક જાતની ભક્તિ જ થઈ તો આ ભક્તિ અથવા એટલે આ જ્ઞાન યજ્ઞથી કર્યું અને પહેલા જે ભક્તિ કીધા એ બંનેમાં ફરક કઈ રીતે સમજવાનો એટલે ફરક એ છે કે દ્રઢ વ્રતવાળા નિત્યયુક્ત થઈને ભક્તિથી જે મને સેવે છે એક એમનું ભજન અને એક બ્રહ્મની સર્વરૂપતાને સમજવા માટે બ્રહ્મે ધારણ કરેલા સતત રૂપોનું ભજન કરે એ ભજન તો એમાં અંતર થઈ જશે ને એટલે જે પહેલો વાળો છે એને બ્રહ્મે ધારણ કરેલા વિભિન્ન રૂપોમાં એક પછી એક એવા રૂપોને બદલવાની આવશ્યકતા નથી એ તો એક રૂપમાં જ નિષ્ઠાશીલ થઈને અને આજીવન એનું ઉપાસન કરશે એટલે એને અનન્ય ભક્ત કહે છે દ્રઢ વ્રત કહે છે જ્ઞાન માર્ગી જે છે એને બ્રહ્મના કોઈ એક રૂપમાં આસક્ત થવાની એની કોઈ મનોવૃત્તિ જ નથી એ તો એમ વિચારે છે કે જેટલા રૂપ ધારણ કર્યા છે એ રૂપોમાં મને બ્રહ્મરૂપતા નથી સમજાતી તો હું કેવી રીતે એને બ્રહ્મરૂપ જાણી શકું તો એના માટે એ જેટલા પણ રૂપો છે એની બ્રહ્મરૂપતા સુધી પહોંચવા માટે એની ઉપાસના કરે છે તો એના માટે એવું કોઈ બંધન નથી કે એનું એવું કોઈ દ્રઢ વ્રત નથી કે હું આજે સૂર્યની ઉપાસના કરું તો કાલે હું ગણપતિની ન કરું કે કાલે હું ઇન્દ્રની ન કરું કે શિવ કે વિષ્ણુની ન કરું એવું નહીં એ સર્વ રૂપોની બ્રહ્મ તરીકે ઉપાસના કરે છે એટલે એ જે ભક્તિ છે એની એને ભક્તિ ન કહીને ઉપાસના કહેવાનું અહીંયા વધારે પ્રાસંગિકતા છે એ શબ્દ વધારે ઉપયોગી છે સોળમો શ્લોક છે અહમ ક્રતુમ ગ્રહમ યજ્ઞ સ્વધા અહમ અહમ ઔષધમ મંત્રોહમ અહમે વાદ્યમ અહમ અગ્નિરહમ ભૂતમ હું ક્રતુ છું હું યજ્ઞ છું હું સ્વધા છું હું ઔષધ છું હું મંત્ર છું હું જ ઘી છું હું અગ્નિ છું અને હોમવાનું પણ હું જ છું વિવેચન જ્ઞાનીઓના પ્રકારમાં જે છેલ્લા પ્રકાર કહ્યો તે બ્રહ્મવાદીઓનો ઉપાસનાનો પ્રકાર છે જે આપણે એમના આગળ જોઈએ તેનું વિવરણ ચારે પ્રકારની પુરુષાર્થની સિદ્ધિ થાય તે માટે ચાર શ્લોકથી કરે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે સર્વરૂપ છે તેથી સર્વ હું છું એટલું જ નહીં કહેતા જુદા જુદા પદાર્થોના નામ આપી તે હું છું એમ કહે છે તેનો હેતુ એમ દર્શાવવાનો છે કે જેઓ મારું તે રૂપથી ભજન કરે છે તેઓને તે રૂપથી ફલદાન કરનાર હું જ છું ક્રતુ એટલે સ્ત્રોત કર્મોમાં કરવાનો સંકલ્પ હું જ છું અથવા ક્રતુ એટલે કે યજ્ઞની અધિષ્ઠાતી દેવતા યજ્ઞનું ફળ આપનાર અધિદૈવિક દેવતા હું છું અગ્નિહોત્ર વગેરે ધર્મરૂપ યજ્ઞ હું છું સ્વધા અર્થાત પિતૃઓને આપવાનું અન્ન પણ હું છું એટલે પિતૃયજ્ઞ રૂપ પણ હું છું ઔષધ એટલે સર્વ રોગને દૂર કરનાર દવારૂપી અન્ન અથવા વ્રીહિ એટલે અન્ન પણ હું છું મંત્ર એટલે રીચા ગાયત્રી વગેરે મંત્ર પણ હું છું અગ્નિમાં હોમવાનું ઘી પણ હું છું આહ્વનીય ભિન્ન ભિન્ન પ્રકારનો અગ્નિ પણ હું છું હું એટલે હોમવાનું અન્ન અથવા હોમ પણ હું છું આમાં પ્રભુ કહી રહ્યા છે पीताहम अस्य जगतो माता धाता पितामह वेद्यं पवित्रम ओंकार ऋक्षाम यजुरेव च હું આ જગતનો પિતા માતા ધાતા તથા પિતામહ છું હું વેદ પાવન કરનાર ઓંકાર શ્યામ અને યજુહુ પણ છું આ જગતનો પિતા અથવા ઉત્પાદક હું છું જગતની માતા પણ હું છું ધાતા એટલે કે કર્મના ફળને આપનાર પણ હું છું તેમજ જગતનો પિતામહ અથવા બ્રહ્મ પણ હું છું બ્રહ્મા પણ હું છું વેદ એટલે વેદ્ય એટલે સર્વ જ્ઞાનના સાધનોથી જાણવા યોગ્ય પણ હું જ છું તેમજ પાવન કરનાર પણ હું છું હું ઓંકાર એટલે કે પ્રણવ છું તેમજ ઋગ્વેદ શ્યામવેદ તથા યજુર્વેદ પણ હું છું ચ એટલે અને શબ્દથી આમાં અથર્વવેદનો પણ સમાવેશ થાય છે ઋગ્વેદના મંત્રો પાદવાળા છે અને સામવેદના મંત્રો ગીતવાળા છે એટલે કે ઋગ્વેદના જે મંત્ર છે એ પદ્યમાં છે ગાઈ શકાય તેવા અને શ્યામવેદના મંત્ર છે એ ગદ્યમાં છે આ પદ્યનો મતલબ છે શ્લોકબદ્ધ છંદબદ્ધ એમ અને એ જ મંત્રોને જો અગર આપણે ગાઈએ છીએ તો એ કામ કહેવાય છે યજુર્વેદના મંત્ર છે એ પદ્ય નથી એટલે છંદોબદ્ધ નથી એ ગતિમાં વેદના જે વિભાજન છે એ એના શૈલીને કારણે પણ થયેલા છે એટલો જેટલો પણ ગતિ છે એને યજુર્મંત્ર કહેવામાં આવે છે જેટલા પણ છંદોબદ્ધ છે એને રસમંત્ર કહેવાય છે જે રસમંત્રોને ગાવામાં આવે છે ઈશ્વર સાથે તો એ સામ કહેવાય એટલે વેદત્રયી યજુર સામ પણ પ્રયોગ છે ગતિર ભરતા પ્રભુ साक्षी निवास शरण शूरत प्रभव प्रलय स्थान निधान बीजम अव्ययम गति भरता प्रभु साक्षी निवास शरण शूरत પ્રભવ પ્રલય સ્થાન નિધન અને અવ્યય બીજ હું છું વિવેચન ગતિ એટલે મોક્ષ વગેરે ફળરૂપ હું છું ભરતા એટલે ભરણ અથવા પોષણ કરનાર પ્રભુ એટલે સર્વનો નિયંતા સાક્ષી એટલે દ્રષ્ટા નિવાસ એટલે સ્થાન અથવા યાગભૂમિ તરણ એટલે અભય આપનાર મૃત્યુ વિગેરે સર્વ ભયોમાંથી રક્ષણ કરનાર સુરત એટલે પ્રાર્થના વિના હિત કરનાર પ્રભવ એટલે ઉત્પત્તિ કરનાર જગત સર્જનાર પ્રલય એટલે જગતનું લય સ્થાન સ્થાન એટલે જગતની સ્થિતિ રાખનાર અને નિધાન એટલે રક્ષક અને અવ્યય બીજ એટલે વિનાશ રહિત મૂળ કારણ હું છું આમ પ્રભુ કહી રહ્યા છે આવી બધું આવી શું સમજણ થઈ થઈ ગયું આમાં છે કોઈને કઈ વિચારણી આગળ કોણ છે બેન આમાં દેખાય તો છે હેમંતીબેન કરશો જય શ્રી કૃષ્ણ તો બોલો હેમંતી બેન હેમંતી પણ નથી ફાવતું આ ઘણી વખત થાય બહાર લાગે ફાવતું નથી